એ આવો આવો મારા ઝીણકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો સાંભળો સાંભળો મારા બાળ દોસ્તો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું અરે વાહ ભાઈ આજે તો મિતુલભાઈ વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈ ભાઈબંધ સંજય પણ છે સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને નટવર દાદાની વાર્તા કહેવાનો છું નટવર પટેલની એમણે મને કહ્યું છે હું તમને કહું છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે અભિમાની ભીંડો એક ઝાડની નીચે ભીંડાનો છોડ ઉગ્યો હતો ભાઈ તમે ભીંડાનું શાક ખાવ છો ને હા એ ઝાડની નીચે ભીંડાનો છોડ ઉગેલો હતો એની બાજુમાં ઘાસના છોડ પણ હતા ઘાસ પણ ઉગી નીકળ્યા હતા ભીંડાનો છોડ ટટ્ટર અને ઊંચો હતો હો પવન આવતા ઘાસના નાજુક નાજુક છોડ પવનની દિશામાં વાંકા વળી જતા હતા જ્યારે ભીંડાનો છોડ તો ટટ્ટર જ ઊભો રહેતો આમ અક્કડ ભીંડો અભિમાનથી ઘાસને કે તમે લોકો કેવા ડરપોક છો મારી જેમ ટટ્ટાર ઊભા રહેતા શીખો ટટ્ટાર ઊભા રહેતા ઘાસ કે ભીંડાભાઈ બહુ અભિમાન સારું નહીં હો બાપલા આ નમે તે સૌને ગમે હો બાપલા બહુ અભિમાન સારું નહીં ભીંડાભાઈ પણ ભીંડો તો અભિમાનમાં જ રહ્યો એકવાર સખત વાવાઝોડું આવ્યું હો ભાઈ પવન તો કે મારું કામ ઘાસ તો પવનને લીધે નમી ગયું એટલે એને કાંઈ ન થયું હો ભાઈ પણ અભિમાની ભીંડો નમો નહીં એટલે વાવાઝોડાએ એને જળમૂળથી ઉખેડીને ફેંકી દીધો બિચારો ભીંડો આ જોઈને ઘાસ કે ભીંડાભાઈ હવે કેમ છે <laughs> બિચારો ભીંડો શું બોલે હે એ તો જમીનમાં પડ્યો હતો ઊંધે કાન થઈને તો ભાઈ આ ભીંડાભાઈ નમ્યા નહીં અને અક્કડ રહ્યા એટલે તૂટીને પડી ગયા તો આવી હતી અભિમાની ભીંડાની વાર્તા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો